श्रीकृष्णस्वरूपभागवतान् राजम् समर्पयामि जलेन परिवर्तनम् पुष्पैः देववल्लभम् यानि कानि च पापानि जन्मान्तर्गतानि च सर्वाणि परिक्षयाम् पदे पदे पापहम् पापकर्महम् पापात्मा पापसन्दयाम् साहिमाम् पुण्डरीकाक्षम् सर्वपापहरो हरिः प्रार्थना बड़े न्याय के सत्ता में भगवान की प्रार्थना करो तुम शांताकारम هذا معنى जानामि क्षमस्व अन्यभाषाम् नास्ति त्वमेव शरणम् मम तस्मात् कारुण्यभावेन रक्षस्व परमेश्वर गतम् पापम् गतम् दुःखम् गतम् दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहम् तव दर्शनात् पुण्यमो भगवते वासुदेवाय श्रीकृष्णस्वरूपी भागवतात्मा श्रीपादपूर्व नमस्कारान् द्वारिका नमः पार्वतीपते قولا ذلكابي كثيرا قل بار كريشنا لا لكيرا تدعو पत मालम् Oh, Allah'ın sırrı. सूर्योपरागस्तु महान् आसीत् तल्पक्षये यथा પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વ સાચા મિત્ર સંસારની મૈત્રી સંસારનો સ્નેહ એક કપટથી ભરેલો હોય સંસારનો પ્રેમ સ્વાર્થથી ભરેલો શ્રીકૃષ્ણ પરમાનંદ સ્વરૂપ હોવાથી શ્રીકૃષ્ણને કોઈ સ્વાર્થ નથી ગંગામાને કોઈ દિવસ તરસ લાગતી નથી અગ્નિદેવને તાર વાય નહીં ભગવાન સૂર્યનારાયણના ઘરમાં જીવાની જરૂર જ નથી શ્રીકૃષ્ણ આનંદમય હોવાથી શ્રી કૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થતી જ નથી શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી છતાં સર્વ જીવો સાથે પ્રેમ કરે પરમાત્મા સર્વના સાચા મિત્ર છે પરમાત્મા સાથે મૈત્રી કરો જગત સાથે વેર ન કરો પણ ખૂબ ધ્યાનમાં રાખજો કે કોઈ માનવ વધારે પ્રેમ કરવા લાયક નથી માનવ સાથે વેર કરે તો મન બગડે છે પણ કોઈ માનવ સાથે વધારે પ્રેમ કરે કોઈ મન બગડે છે વધારે પ્રેમ પરમાત્મા સાથે કરે જે જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે છે તે જીવને ઈશ્વર ઈશ્વર બનાવે પરમાત્મા જીવને આપે છે ત્યારે પ્રભુને જરા પણ સંકોચ થતો નથી કોઈ જીવ આપે છે ત્યારે સંકોચ રાખીને જ આપે છે મારા માટે રહેવું જોઈએ મારા છોકરાઓના માટે રહેવું જોઈએ જીવ સંકોચથી આપે છે પણ પરમાત્મા આપે છે ત્યારે પ્રભુને એવી ચિંતા થતી નથી કે મારા ઘરમાં પરમાત્મા પરિપૂર્ણ છે પરમાત્મા સાથે પ્રેમ કરનાર જીવને ઈશ્વર પરિપૂર્ણ બનાવે સુદામદેવને દ્વારકાનાથ બનાવ્યા સુદામાપુરી અને દ્વારકામાં ઘણા અંતર રહ્યું નથી ગઈકાલે સુદામદેવની કથા આપણને સંભળાવી એકવાર શ્રી દ્વારકામાં વિરાજતા હતા તે સમયે સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો કુરુક્ષેત્રમાં સૂર્યકુંડ અને તેથી સૂર્યગ્રહણનો ત્યાં વિશેષ મહિમા છે ભગવાન પધાર્યા છે અને સાધુ સંતો મહાત્માઓ આવ્યા છે વર્ગવાસીઓ આવે છે બધાનું મિલન થયું સૂર્યને જ્યારે ગ્રહણ લાગે છે ત્યારે દિવસ હોવા છતાં અંધારું થાય એ જ ગ્રહણ છે દિવસ હોવા છતાં દેખાતું નથી સૂર્ય જ્ઞાન સ્વરૂપ છે જ્ઞાનને અજ્ઞાન જયારે ભાતે છે અંધારું થાય ગ્રહણ કોઈ વખત આપણા અંદર આપણા ઘરમાં પણ લાગે તમારા હૃદયમાં જ્ઞાન સ્વરૂપી સૂર્ય છે આત્મા જ્ઞાનમય છે પણ એ જ્ઞાનરૂપી સૂર્યને રાહુ ગર્વ આવે માનવનું જ્ઞાન જયારે અજ્ઞાનથી ઢંકાય એ જ ગ્રહણ છે બધા જાણે છે કે સાચું બોલવું જોઈએ સંયમ રાખવો જોઈએ ક્રોધ કરે ઠીક નથી નાનો મૂર્ખો નથી ગાયો છે પણ સાચું બોલતો નથી એ જાણે છે કે જુઠ્ઠું બોલનારે દુઃખી થાય થોડો કોઈ લાભ થતો હોય ને તો ઝટ જુઠ્ઠું બોલશે એના મનમાં ખટકે છે કે હું જુઠ્ઠું બોલું છું એ ઠીક તો નથી પણ પછી કેટલાક મનને સમજાવે કે વ્યવહારમાં તો બધા જ જુઠ્ઠું બોલે થોડુંક જુઠ્ઠું બોલી કંઈ પાપ ન ગણાય સાચું બોલે એનો પણ વ્યવહાર ચાલે જે જુઠ્ઠું બોલે છે એનું હૃદય વાકું થયું એના હૃદયમાં પરમાત્માનો પ્રવેશ થતો નથી જેનું હૃદય સરળ છે એના હૃદયમાં પ્રભુનો પ્રવેશ થાય કપટ કરવાથી જુઠ્ઠું બોલવાથી હૃદય વાંકું થઈ જાય એને શાંતિ મળતી નથી ભલે બંગલામાં રહેતો જે સાચું બોલે જેનું હૃદય બહુ સરળ છે એને જંગલમાં ઝાડના તળે પણ શાંતિ મળે માનવનું જ્ઞાન અજ્ઞાનથી ધનકાય એ જ ગ્રહણ છે માનવનું જ્ઞાન તકતું નથી જ્યારે જ્ઞાનને અજ્ઞાન ઢાંકવા આવે ત્યારે સ્નાન કરો ગ્રહણમાં સ્નાનનો મહિમા કરો ગ્રહણમાં સ્નાન અને ધ્યાન એ જ મુખ્ય છે ગ્રહણમાં બીજું કોઈ કામ કરવું નહીં સ્નાન કરીને ધ્યાન સાથે જપ કરવા દેશો ગ્રહણમાં જે જપ કરે ને એનું હજાર ગણું ફળ મળે જ્યારે જ્યારે જ્ઞાન અજ્ઞાનથી ઢંકાય ત્યારે સ્નાન કરો ધ્યાન સાથે જપ કરો અજ્ઞાનને દૂર કરો કેટલાક લોકો ચંદ્રને ગ્રહ રાત્રે લાગતું હોય ને તો સ્નાન કરતા નથી કેટલાક તો પથારીમાં પડ્યા પડ્યા જ ગ્રહણ કરે એમને બહુ પાપ લાગે છે ચંદ્ર સૂર્ય જગતને પ્રકાશ આપે અને તે ચંદ્ર સૂર્યનો જયારે રાહુ કેતુ ગણવા જ આવે ચંદ્ર સૂર્યના બહુ ઉપકાર ચંદ્રસૂર્ય પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ હશે ગ્રહણમાં નામ કરો ધ્યાન સાથે જપ કરો સૂર્ય ગ્રહણમાં ઋષિઓ આવ્યા છે વસુદેવજીના હાથે યજ્ઞ કરાવો તે પ્રસંગ વર્ણન કર્યો છે એક વાર ભગવાન શ્રી કૃષ્ણનો નિયમ છે માતા પિતાને વંદન કરવા આવ્યો માતા દેવકી પિતા વસુદેવજીને કહ્યું છે તમારા મનમાં કોઈ ઈચ્છા હોય વાસના હોય તો છુપાવશો નહીં તમારી શું ઈચ્છા છે વાસના મરણ બગાડે વાસના રાખીને મહે એને કોઈના પેટમાં જવું જ પડે પુનર્જન્મનું કારણ વાસના છે વિવેકથી વાસનાનો વિનાશ કરો તમારા મનને વારંવાર સમજાવો સંસારમાં કોઈ સુખ બાકી રાખ્યું નથી સર્વ પ્રકારનું સુખ એક બે વાર નહીં અનેક વાર મેં ભોગવ્યું સુખ ભોગવીને મને આજ સુધી શાંતિ મળી નથી મનને સમજાવી વિવેકથી વાસનાનો વિનાશ કરો વાસના જ મરણ બગાડે છે વાસનાથી જ મન બગડે છે વાસનાનો વિનાશ વાસનાથી જ કરવો પડે લોખંડને લોખંડથી જ કાપવું પડે અન્ય કોઈ ધાતુથી લોખંડ કપાય નહીં તમે ભગવાનને મળવાની ઈચ્છા રાખો મારે કોઈ સ્ત્રીને મળવું નથી ને કોઈ પુરુષને મળવું નથી આ સંસારનો અનેક વાર અનુભવ કર્યો મને એ પરમાત્માને મળવું પરમાત્માને મળવાની વાસના જ્યારે ખૂબ વધે છે પ્રભુ દર્શનની પ્રભુ મિલનની વાસના વધે ત્યારે જ લૌકિક વાસનાનો વિનાશ થાય વસુદેવજીએ કહ્યું છે મારા મનમાં કોઈ ઈચ્છા નથી હવે એક જ ઈચ્છા છે મારી છેલ્લી પરીક્ષા સારી થાય માનવ જીવનમાં છેલ્લી પરીક્ષા મરણ છે કરેલા પાપ મરણને બગાડે છે અંતકાળમાં પાપ જ નડે છે ભાગવતની કથા સાંભળો છો તમે બહુ પ્રેમથી પ્રભુના નામનો જપ કરો છો ભગવાનની કૃપાથી તમારા બધા પાપ હવે બળી ગયો આજથી એવો સંકલ્પ કરો ક્યારે નવું પાપ નહીં કરો ગમે તે થાય પાપ કરીને કોઈ સુખી થયો નથી આંખથી પાપ ન કરો જીભથી પાપ ન કરો મનથી પાપ ન કરો તમને બહુ શાંતિ મળશે ભાગવતની કથા સામે એનો નવો જન્મ થાય આજથી હું ભગવાનનો થયો જીવનમાં કરેલા પાપ અંતકાળમાં પ્રત્યક્ષ દેખાય જીવ અંતકાળમાં જે ગભરાય છે એ પાપની એને બીક લાગે અને મને માર પડશે અને મને બહુ સજા થવાની છે અને ક્યાં જવું પાપના લીધે જીવ ગભરાય છે પાપની જ બીક જેને પાપ કર્યું નથી એને યમરાજાની પણ બીક લાગતી નથી પાપ ન કરો મારું મરણ મંગલમય થાય વસુદેવજીને પ્રભુએ તત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો છે દેવકી માતાને પૂછ્યું છે તેમાં તારી શું ઈચ્છા છે માએ કહ્યું કે ઘણા વર્ષોની મારા મનમાં એક ઈચ્છા છુપાયેલી મારા છ બાળકો કૌશ રાજાએ મારેલા એ મને બહુ યાદ આવે એ બાળકોને જોવાની મળવાની મારા મનમાં વાસના છે વાસનાની કેવી બલિહારી ભગવાનના દર્શન કરે છે પરમાત્મા સાથે રહે છે છતાં લૌકિક વાસના મનમાં રહી ગઈ દેવકીમાએ સરળતાથી કહ્યું કે મારા મનમાં વાસના છુપાયેલી જે ભગવાનની માં છે એના મનમાં પણ સૂક્ષ્મ વાસના રહી ગઈ વાસના વાસ જેવી હોય અતિ સૂક્ષ્મ હોય ભગવાન પાતાળમાં પધાર્યા છે અને ત્યાંથી તે બાળકો લઈ આવ્યા દેવકીજીને આપે છે માં હવે શું ઈચ્છા છે અને કોઈ ઈચ્છા નથી મારું મરણ સુધરે એક જ ઈચ્છા છે માતાજીને સુંદર બોધ આપ્યો છે પછી સુભદ્રાજીના લગ્નની કથા તમે જગન્નાથજીમાં ગયા હશો જગન્નાથજીમાં શ્રી કૃષ્ણ બલરામના મધ્યમાં સુભદ્રાજી છે સુભદ્રાજીના દર્શન જગન્નાથજીમાં થાય એક બાજુમાં શ્રી કૃષ્ણ છે અને એક બાજુમાં બલરામજી છે મધ્યમાં સુભદ્રાજી બલરામ એ શબ્દ બ્રહ્મ છે અને શ્રી કૃષ્ણ તે પરબ્રહ્મ શબ્દ બ્રહ્મ પરબ્રહ્મ આ દેહના વચમાં સુભદ્રાજી ભદ્ર શબ્દનો અર્થ છે કલ્યાણ કલ્યાણ કરનારી જે વિદ્યા એને જ સુભદ રાખે પૈસા કમાવવાની વિદ્યા તો બધાને આવડે એ સાચી વિદ્યા નથી વિદ્યા તેને કહે છે જે વૈરાગ જગાડે વિદ્યાથી વૈરાગ ન જાગે વિદ્યાથી સંસારનું સુખ તુચ્છ ન લાગે તો તે વિદ્યા એ અવિદ્યા છે વિદ્યા તેને કે છે જે પરમાત્માના ચરણે લઈ જાય વિદ્યા તેને કે છે જે જન્મ મરણના ત્રાસમાંથી છોડાયો વિદ્યા તેને કે છે જે પરમાત્માનો આનંદ આપે બ્રહ્મ વિદ્યા એ વિદ્યા છે સુગત રાજી એ બ્રહ્મ વિદ્યા બ્રહ્મ વિદ્યા શબ્દ બ્રહ્મ પરબ્રહ્મના મધ્યમાં આવ્યા છે શબ્દ બ્રહ્મ એટલે નામ બ્રહ્મ નામ બ્રહ્મને જે હાથમાં રાખે છે એના બુદ્ધિમાં બ્રહ્મ વિદ્યા પ્રગટ થાય પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે પણ એ જ્ઞાનનો વિનાશ પણ થાય સંસારનો એક નિયમ છે જેની ઉત્પત્તિ છે એનો વિનાશ પણ છે જ્ઞાનને માનવ ઉત્પન્ન કરે છે અને એ જ્ઞાન પછી ભૂલી જાય પુસ્તકો વાંચવાથી જ્ઞાન ઉત્પન્ન થાય છ મહિના આઠ મહિના કોઈ પુસ્તક ન વાંચે ધીરે ધીરે બધું ભૂલી જશે જ્ઞાનને ઉત્પન્ન ન કરો જ્ઞાનને પ્રગટ કરો શબ્દ બ્રહ્મને એટલે નામ બ્રહ્મને જે હાથમાં રાખે જે પરબ્રહ્મ પરમાત્મા સાથે પ્રેમ કરો એને બ્રહ્મ વિદ્યા મળે છે અર્જુનને સુભદ્રા બ્રહ્મ વિદ્યા આપી છે રસ્તે કથા સંભળાવી જનકપુરીમાં ભગવાન શ્રી શુકદેવ બ્રાહ્મણ બહુલાશ્વ જનકના ઘેર ગયા છે તે પ્રસંગ વર્ણન કર્યો પછી વેદો પરમાત્માની સ્તુતિ કરે છે તે કથા કોઈ મોટો રાજા સૂતેલો હોય ને તો રાજાના સેવકો ભાતજન બંદીજન મંગલગીત ગાય છે અને રાજાને વિવેકથી જગાડે સૃષ્ટિના આરંભમાં આ નારાયણ પરમાત્માની વેદો સ્તુતિ કરો જવ જવ જવ્યદામ અજિત દોષ ગૃહિત ગુણામ હે નાથ તમારો જય જયકાર થાય ભગવાનનો જય જયકાર કર્યો છે પ્રભુએ સ્મિત હાસ્ય કર્યું અને પૂછ્યું કે મારી જય તમે કેમ બોલો કે અમે તમારી જે બોલીએ એનું એક કારણ છે અમારી બહુ હાર થાય મારા અમને હરાવ્યું બધાને જવું છે ભગવાનના શરણમાં ત્યાં જ શાંતિ મળવાની છે માયા માનવને છેતરે છે એવું સમજાવે છે કે ભગવાન તને શું આપવાના સંસાર બહુ સરસ છે મજા તો સંસારમાં છે સંસારમાં માયા જીવને ફસાવી રાખે માયાની જીત થાય છે અને માનવની હાર થાય માયામાં બહુ જોર છે શત્રુ બહુ બળવાન હોય ને અને તે શત્રુ સાથે કુસ્તી કરવી છે તો તમારે પણ બળ વધારવું પડશે અનેક જન્મથી મારા જીવને મારે છે સંસાર સરસ છે એવું સમજાવીને સંસારમાં જ ફસાવી રાખે માનવને સંસારમાં શાંતિ મળતી નથી ખરેખર ઘરમાં જ બહુ સુખ હોય ને તો લોકો ઘર છોડીને સાયંકાળે બાગમાં જઈને કેમ દેશે બાગમાં શાંતિ મળે ઘર ભૂલાય સંપત્તિ ભૂલાય સ્ત્રી પુત્ર ભૂલાય ત્યારે બાદમાં શાંતિ મળે વેદોમાં પરમાત્માના બે સ્વરૂપોનું વર્ણન કર્યું છે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે અને પરમાત્મા સગુણ સાકાર પણ નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર આ બંને ભગવાનના જ સ્વરૂપો છે નિર્ગુણ નિરાકાર આંખને દેખાતા નથી નિરાકારે બુદ્ધિથી અનુભવાય નિરાકારને કોઈ રંગ નથી કોઈ આકાર નથી પણ નિરાકાર છે એનો અનુભવ બુદ્ધિથી થાય છે નિરાકાર આંખને દેખાતું નથી એક શ્રીમાનની મોટર બહુ વેગમાં જાય શ્વાસ બહુ મહત્વનું કામ છે અને તે વેગમાં મોટર જાય છે રસ્તામાં એક સિપાહી ઊભો હતો તેને હાથ ઊંચો કર્યો શ્રીમાનને થોડું ખોટું લાગે છે કે આવા તો ઘણા સિપાહીઓને હું નોકર રાખી શકું એ વાત સાચી છે એને મોટર ઉભી રાખવી જ પડશે એ સિપાહીને માન નથી સિપાઈ પાસે નિરાકાર રાજસત્તા છે રાજા સાકાર છે અને રાજ સત્તા એ નિરાકાર એ સિપાહીને માન નથી રાજ સત્તાને માન રાજ સત્તાને માનવું જ પડે છે રાજ સત્તાને ન માને એને સજા થાય છે પરમાત્માની સત્તા સર્વત્ર છે એવો સર્વકાળ તમે અનુભવ જ્યાં જાય ત્યાં ભગવાન વિરાજેલા જ છે રાજા એ રાજમહેલમાં રહે છે પણ રાજાની સત્તા એના રાજ્યમાં અણુ પરમાણુમાં હોય રાજ સત્તા એ આંખને દેખાતી નથી પણ છે પરમાત્મા જ અંદર બહાર સર્વત્ર ચૈતન્ય રૂપે વિરાજેલા છે નિરાકાર પરમાત્માનો બુદ્ધિથી અનુભવ કરશો તમારું પાપ છૂટશે સાધારણ માનવ જ્યારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે ભગવાન મંદિરમાં બેઠા છે અહીંયા ક્યાં છે એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં ભગવાન વિરાજતા ન હોય નિરાકાર પરમાત્માનો બુદ્ધિથી અનુભવ કરો એ બુદ્ધિ ગ્રાહ્ય છે અને સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરો કેટલાક જ્ઞાની પુરુષો એવા થયા છે એ સાકાર ભગવાનની સેવા પૂજાને ગૌણ સમજે પરમાત્મા કઈ મૂર્તિ નથી પરમાત્મા નિર્ગુણ નિરાકાર વ્યાપક પરમાત્મા જેવી રીતે નિર્ગુણ નિરાકાર વ્યાપક છે અને તેવી રીતે ભગવાન સગુણ સાકાર પણ છે સાકાર સાથે પ્રેમ કરો અને નિરાકારનો બુદ્ધિથી અનુભવ કરો મીઠાશે નિરાકાર હોય છે મીઠાઈ એ સાકાર છે કોઈ મીઠાઈને ગૌણ સમજે અને મીઠાઈને ફેંકીને મીઠાશને પકડવા જાય એને શું મળશે નિરાકાર પરમાત્મા મીઠાશ જેવા જ અને સગુણ સાકાર પરમાત્મા મીઠાઈ જેવા જ જેના હાથમાં મીઠાઈ છે એના હાથમાં મીઠાશ પણ છે જે મીઠાઈને ફેંકી દે છે અને મીઠાશને પકડવા જાય એને શું મળશે સગુણ સાકાર પરમાત્મા ની સેવા પૂજા છોડશો નહીં ભક્તિને ગૌણ માનશો નહીં સાકાર પરમાત્મા છે નિરાકાર પણ પરમાત્મા છે કેટલાક જ્ઞાની યોગી પુરુષો સાકારને ગૌણ સમજે છે અને નિરાકારને મુખ્ય માને છે કેટલાક વૈષ્ણવો સાકારને મુખ્ય માને છે અને નિરાકારને ગૌણ સમજે છે બંને ભૂલ કરે છે કારણ સાકાર નિરાકાર બંને ભગવાનના જ સ્વરૂપો છે એમાં બે ભગવાનના સ્વરૂપ હોવાથી બે માંથી કોઈ દૌડ નથી બંને મુખ્ય છે માતા અને પિતા આ બેમાં મુખ્ય કોણ ગૌણ કોણ બે મુખ્ય છે મા ન હોય તો માનવ દુઃખી થાય અને પિતા ન હોય તોય દુઃખી થાય માતા પિતા બેની જેમ જરૂર છે માતા પિતામાં કોઈ ગૌણ નથી બંને મુખ્ય છે નિર્ગુણ નિરાકાર સગુણ સાકાર પ્રભુના જ બે સ્વરૂપો હોવાથી <clears throat> બંને મુખ્ય છે એમાં કોઈ ગૌણ નથી નિર્ગુણ નિરાકાર પરમાત્મા પિતા જેવા છે અને સગુણ સાકાર પરમાત્મા મા જેવા છે સગુણ સાકાર પરમાત્મા પ્રેમ કરે છે નિરાકાર કઈ કરતા નથી નિરાકાર એ નિષ્ક્રિય છે આ સંસારમાં જેટલા આકાર તમને દેખાય છે એ બધા જ આકાર માયાથી બનેલા છે શ્રી રામ શ્રી કૃષ્ણ નું સ્વરૂપ માયાથી બનેલું નથી શ્રી રામ શ્રી કૃષ્ણ માયા રહિત જ સંસારના કોઈ પણ આકાર સાથે તમે વધારે પ્રેમ કરશો તમારા મનમાં વિકાર જ ઉત્પન્ન થશે આ સંસાર માયામય છે સંસારના બધા જ આકાર માયાથી બનેલા છે માયાથી બનેલા કોઈ પણ આકાર સાથે જે વધારે પ્રેમ કરે એના મનમાં વિકાર જ ઉત્પન્ન થાય છે શ્રી રામ શ્રી કૃષ્ણ માયાથી બનેલા નથી શ્રી રામ શ્રી કૃષ્ણ સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે શ્રી રામ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ કરશો તો જ વાસનાનો વિનાશ થશે સંસારના કોઈ પણ આકાર સાથે પ્રેમ કરશો મનમાં વિકાર આવશે વાસના જાગશે શ્રી રામ શ્રી કૃષ્ણનું સ્વરૂપ માયા રહિત શુદ્ધ છે નિર્ગુણ નિરાકાર પરમાત્માનો અનુભવ કરે તો પાપ છૂટે છે સગુણ સાકાર પરમાત્મા સાથે પ્રેમ કરે તો વાસનાનો વિનાશ થાય ભગવાનનું સ્વરૂપ ઘરમાં પધરાવો બહુ પ્રેમથી પૂજા કરે સંસારના આકાર ક્ષણે ક્ષણે બદલાય છે અત્યારે આ ફૂલ સારું લાગે છે પણ બે ચાર કલાક પછી આ ફૂલ સારું નહીં લાગે આ કર્મ છે ફૂલ જેમ કરમાય છે આખું જગત કરમાય છે સંસારનો કોઈ પણ આકાર બગડ્યા વિના રહે જ નહીં પ્રભુનું સ્વરૂપ દિવ્ય છે અવિનાશી છે સાકાર પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો સાકાર પરમાત્માની પૂજા કરો અને નિરાકાર પરમાત્મા અંદર બહાર સર્વત્ર છે એવો અનુભવ કરો નિરાકારનો અનુભવ અને સાકારનો પ્રેમ બે જ્યારે એક થાય જ્યારે માયાનો પડદો દૂર થાય માયામાં બહુ જોર છે જ્ઞાન જ્યારે ભક્તિથી પરિપૂર્ણ થાય છે ભક્તિમાં જ્યારે જ્ઞાન પરિપૂર્ણ આવે છે ત્યારે તે જ્ઞાન ભક્તિ માયાનો પડદો દૂર કરે છે વેદ સ્તુતિમાં સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર ઉભય રૂપે બ્રહ્મનું વર્ણન કર્યું છે વેદ ભગવાન સમાપ્તિમાં બોલ્યા છે જ્ઞાન કરતા પણ ધ્યાન શ્રેષ્ઠ તમે બહુ પુસ્તકો વાંચો એ ઠીક છે એના કરતા વધારે સારું તો એ છે એક આસને બેસીને તમારા ભગવાનના દર્શન કરતા કરતા પ્રભુના નામનો ખૂબ જપ કરો પુસ્તકો વાંચવાથી જ્ઞાન તો વધે છે સાથે સાથે હું પણ વધે હું બહુ ભણ્યો છું હું ડાયો છું જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે એક આસને બેસીને ભગવાનના દર્શન કરતા સ્મરણ કરતા પ્રભુના નામનો જપ કરો જીવન મંગલમય થશે જપ કર્યા વિના પાપ છૂટતું નથી જપ કર્યા વિના જીવન મરણ સુધરતું નથી વેદ સ્તુતિમાં આરંભવાદ પરિણામવાદ વિવર્તવાદનું રહસ્ય સમજાવ્યું છે પછી તો શિવ તત્વ વિષ્ણુ તત્વનું રહસ્ય સમજાવ્યું અર્જુનને થયેલો અભિમાન પ્રભુએ યુક્તિથી દૂર કર્યો તે કથા સંભળાવી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે રાજન શ્રી કૃષ્ણના ગુણ અનંત છે શ્રી કૃષ્ણની લીલા અનંત છે અનંતની કથાનો અંત આવતો જ નથી મારા ભગવાનનું પ્રાગટ્ય મથુરાના કારાગ્રહમાં થયું હતું ત્યાંથી ગોકુળમાં પધાર્યા વ્રજવાસીઓને પરમાનંદનું દાન કર્યું અગિયાર વર્ષ બાવન દિવસ ગોકુળમાં લીલા કરી પછી કંસાધિક રાક્ષસોનો વિનાશ કર્યો મથુરા નાથ થયા પછી શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ થયા અનેક રાણીઓ સાથે લગ્ન કર્યું અને જગતને ગ્રહસ્થ ધર્મ સમજાવ્યો ગ્રસ્થાશ્રમમાં માનવ સાવધાન થઈને પ્રવૃત્તિ કરે તો ગ્રસ્થને ભોગ અને ભગવાન બંને મળે ગ્રસ્થ વિવેકથી થોડું સુખ ભોગવે અને ભગવાનની ભક્તિ પણ કરે માનવેતર બધાને ભોગ જ મળે છે ભગવાન કોઈને મળતા નથી પણ ગ્રસ્થાશ્રમમાં માનવ સાવધાન રહે સાવધાન થઈને પ્રવૃત્તિ કરે અને ભક્તિ પણ કરે તેને ભોગ ભગવાન બંને મળે પ્રભુએ ગ્રહસ્થ ધર્મ જગતને સમજાવ્યો ગ્રહસ્થાશ્રમ ભક્તિમાં બાધક નથી ગ્રહસ્થ જ્યારે ગાફલ થાય છે ત્યારે એ ગ્રહસ્થાશ્રમમાં પાપ આવે સાવધાન થઈને ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરે વિવેકથી પ્રવૃત્તિ કરે તો ગ્રહસ્થાશ્રમ કોઈ વખત સંન્યાસ કરતા પણ દીપે કોઈ સાધુ સંન્યાસીના મઠમાં ભગવાનનો કોઈ અવતાર થયો નથી ભગવાનના બધા જ અવતારો ગ્રહસ્થના ઘેર થયા ગ્રહસ્થાશ્રમમાં એ શક્તિ છે કે ગ્રહસ્થ બહુ સાવધાન થઈને ધીરે ધીરે સંયમ અને ભક્તિ વધારે તો ગ્રહસ્થ ભગવાનને બાળક બનાવી શકે સાધુ સંન્યાસી મહાત્માઓ બ્રહ્મચિંતન કરતા બ્રહ્મરૂપ થાય છે પણ ગ્રસ્થ આશ્રમમાં એ શક્તિ છે બ્રહ્મને પરમાત્માને ગોદમાં રમાડી શકે પ્રભુએ ગ્રસ્થ ધર્મ જગતને સમજાવ્યો છે કૌરવ પાંડવોના યુદ્ધનું નિમિત્ત કરી <clears throat> પૃથ્વી ઉપરનો ભાર ઉતાર્યો અર્જુનને ઉદ્ધવને તત્વજ્ઞાનનો ઉપદેશ કરી ભગવાન શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધન કી જય નવમ સ્કંદના સમાપ્તિમાં સંક્ષેપમાં શ્રી કૃષ્ણ ચરિત્ર વર્ણન કર્યું છે દશમ સ્કંદની સમાપ્તિમાં ફરીથી કૃષ્ણ લીલા સંક્ષેપમાં વર્ણન કરી હવે એકાદશ સ્કંદનો આરંભ કરે છે દશમ સ્કંધે નિરોધ લીલા છે એકાદશ સ્કંધે મુક્તિ લીલા છે જેનું મન શાંત કરે છે જેનું મન મરી જાય છે એને મુક્તિ મળે તન મળવાથી મુક્તિ મળતી નથી જેનું મન મળે પૂર્વ જન્મનું તન તો મરી ગયું છે પણ પૂર્વ જન્મનું મન લઈને જીવાત્મા શરીરમાં આવ્યો તન એ બદલાય છે મન બદલાતું નથી જે મન મર્યા પછી પણ સાથે આવવાનું છે એ મનની બહુ બહુ કાળજી રાખજો લોકો તનની કાળજી રાખે છે ધનની કાળજી રાખે છે પણ મનની કાળજી રાખતા નથી મને મળ્યા પછી પણ સાથે આવવાનું છે આ તન સાથે આવશે નહીં આ તો માટીમાં મળી જશે મળ્યા પછી તન સાથે આવતું નથી મન સાથે આવે જેનું મન મરી જાય છે ને મુક્તિ મળે દીવામાં તેલ હોય ને ત્યાં સુધી દીવો બળે છે મનમાં જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી મન પણ બળે મનમાં સંસાર ન રહે કે મન ભગવાનમાં મળી જાય સંસાર છોડીને ક્યાં જશો સંસારને મનમાંથી કાઢવાનો પ્રયત્ન કરો બુહારી જે કરે છે જે કચરાને બહાર કાઢવા જાય છે અનેક વાર કચરો એના માથે આવે સંસારને મનમાંથી બહાર કાઢવા જતા સંસાર મનમાં આવે પરમાત્માનું સતત સ્મરણ કરો ભગવાનને આંખમાંથી અંદર ઉતારો તમારા મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરો સંસાર નીકળી જશે સંસાર છોડવાનો નથી સંસારને મનમાંથી કાઢી નાખવાનો છે મનમાંથી સંસારને કાઢવા માટે મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરવાનું છે જે મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરે છે જેને પરમાત્માનો આનંદ મળ્યો છે એના મનમાંથી સંસાર ધીરે ધીરે નીકળે છે જે એનું મન ભગવાનમાં મળી ગયું છે તેને મુક્તિ મળે મનથી જ બંધન છે અને મનથી જ મુક્તિ છે મન વિષયો સાથે વિષયોનું ચિંતન કરે વિષયો વિષયાકાર બને તો તે મન બંધનમાં નાખે છે મન જ્યારે શ્રી કૃષ્ણાકાર બને ત્યારે તે મન શ્રી કૃષ્ણના ચરણમાં લઈ જાય સંસારી માનવનું મન વિષયાકાર હોય છે અને સંતોનું મન શ્રી કૃષ્ણાકાર હોય અને તેથી સંતોને સંસારમાં મુક્તિનો આનંદ મળે છે જેનું મન વિષયાકાર છે એ તો મંદિરમાં જઈને પણ સંસાર કરે સંસાર છોડવાનો નથી સંસારને મનમાંથી કાઢી નાખજો મનમાં પરમાત્માનું સ્વરૂપ સ્થિર કરો એકાદશ સ્કંધ તે મુક્તિ લીલા છે પહેલો અધ્યાય વૈરાગ્યનો ધીરે ધીરે સંયમ વધારજો વૈરાગ્ય કેળવજો જેને સારું સારું ખાવામાં બહુ મજા આવે છે એ ભક્તિ કરે છે એ ભક્તિનું બહાનું કરીને લૂલીના લાડ કરે જેને બીજાની વાતો સાંભળવાની બહુ ઈચ્છા થાય એ ભક્તિ કરે અને જેને ભક્તિનો આનંદ મળ્યો છે એને બીજાની વાતો સાંભળવાની ઈચ્છા જ થતી નથી એને પારકી પંચાતો કરવાની ઈચ્છા થતી નથી જેને ભક્તિનો આનંદ મળ્યો છે એ જગતનો વિચાર કોઈ દિવસ કરતો નથી આ જગતમાં કઈ ખરાબ નથી પણ આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કઈ સારું પણ નથી આ જગતમાં શું ખરાબ છે અને શું સારું છે એ કહેવું બહુ જ કઠણ છે તમને જે સારું લાગે છે તે પશુને સારું લાગતું નથી કૂતરો એવું સમજે છે કે કૂતરી બહુ સુંદર છે બાળક એવું સમજે છે રમકડા બહુ સુંદર છે બાલ્ય અવસ્થામાં રમકડા બધાને સારા લાગે છે અત્યારે તમને રમકડામાં ક્યાં સૌંદર્ય દેખાય જગતમાં કંઈ ખરાબ નથી પણ આ જગતમાં શ્રી કૃષ્ણ વિના કંઈ સારું પણ નથી જેને ભગવાનનો આનંદ મળ્યો છે એને જગતનો વિચાર કરવાની ઈચ્છા જ થતી નથી ધીરે ધીરે સંયમ વધારજો આંખનો સંયમ જીભનો સંયમ કાનનો સંયમ મનનો સંયમ સંયમથી જ જ્ઞાન અને ભક્તિમાં સ્થિરતા આવે સંયમ ન હોય તો જ્ઞાન ભક્તિ વહી જશે એકાદશ સ્કંદનો પહેલો અધ્યાય વૈરાગ્ય પ્રભુએ પણ વૈરાગ્યની લીલા કરી છે સોનાની દ્વારકા છે છપ્પન કરોડ યાદવો છે અતિ સંપત્તિ અને સન્મતિ એક ઠેકાણે રહેતા નથી બહુ પૈસા મળે ને બહુ સુખ મળે ને એ સારું નથી યાદવો પણ અતિ સુખમાં સંપત્તિમાં ભાન ભૂલ્યા જીવનમાં થોડું દુઃખ હોવું જ જોઈએ માનવે દુઃખથી જ થોડો ડાયો થાય જે સર્વ પ્રકારે સુખી છે એ ઘણા ભાગે ભાન ભૂલે છે યાદવો બહુ સુખી હતા એમની બુદ્ધિ આજે બગડી પિંડારક તીર્થમાં ઋષિઓ બેઠા હતા અને યાદવોએ વિચાર કર્યો આ ઋષિઓની મશ્કરી કરી આ મારા જ્યોતિષ કેવું ભણ્યા સાંબને સાડી પહેરાવી એને સ્ત્રીનો બધો શૃંગાર કર્યો અને ઋષિઓ પાસે લઈ જાય છે પૂછે છે કે આ સગર્ભા સ્ત્રી છે એને જાણવાની બહુ ઈચ્છા છે છોકરો થશે કે છોકરી થશે બતાવો એ પુરુષ હતો એને સ્ત્રીનો વેશ આપ્યો છે સ્ત્રીનો શૃંગાર કર્યો છે કે મહારાજ બે માંથી એક કંઈક બોલશે એવું કહેશે છોકરો થશે અથવા છોકરી થશે એક કંઈક તો કહેશે પછી અમે એમની મશ્કરી કરીશું આ પુરુષ જ ઋષિઓ આંખ બંધ કરીને જોવા લાગ્યા ઋષિઓને ખબર પડી આ સ્ત્રી નથી આ પુરુષ છે અમારું અપમાન કરવા આવે તે ઋષિઓએ કહ્યું કે છોકરો નહીં છોકરી નહીં વંશનો વિનાશ કરનાર મુસળ થશે જયારે બહુ ગભરાયા છે મૂસા નીકળ્યો છે શ્રી કૃષ્ણને કહ્યું નહીં પાપ કરે સાધારણ ગુનો છે પરમાત્માના સન્મુખ હાથ જોડીને પાપ કબૂલ ન કરે તો એ મોટો ગુનો ગણાય જે દિવસે પાપ થાય એ દિવસે રાત્રે સૂતા પહેલા તમારા ભગવાનને વંદન કરીને કહેજો કે આજે હું જુઠ્ઠું બોલ્યો આજે મેં મનથી બહુ પાપ કર્યું પાપ કબૂલ કરે તો પ્રભુને દયા આવે છે <coughs> પાપ કબૂલ ન કરે તો એ મહાપાપ ગણાય છે જે ભગવાનથી પણ પાપ છુપાવે છે